જે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકો છે એમને એક પ્રશ્ન મૂંઝવ્યો છે કે આજે ગણિત શાસ્ત્રીઓ છે એમને જે પણ કઈ કથન કર્યા છે એ લગભગ સાચા પડ્યા છે હવે એમાં એવું છે કે એવા એવા એ લોકો નતીજા ઉપર આવ્યા છે કે જેમ બુદ્ધ ભગવાને કહ્યું કે આ જગત છે તો શૂન્યમાં શૂન્ય આવિર્ભાવ છે શૂન્ય માંથી પ્રગટ થયેલું છે અને બીજી બાજુ વેદાંત એમ કે છે કે આ છે તો સર્વવ્યાપક જે બ્રહ્મ છે એનું આવિર્ભાવ છે તો કે આમાંથી સાચું શું છે કે બે ખોટું છે બંને બે માંથી કયું સાચું કે બંને ખોટા બરોબર નથી પણ એ વેદાંતા એક જ વાક્ય નહીં બોલ્યા બીજા ઘણા વાક્ય બોલ્યા હા એક જ વાક્ય પર વેદાંત ના બધા વાદે તો વેદાંત બરોબર નથી એમ કેવું પડે શું કરું વેદાંત બધી રીતે એમ છે કે આત્મા ત્રિકાળી છે શું કે ત્રિકાળી છે કારણ છે વેદાંત એટલે વેદાંત કરે જૈનો આત્માની બાબતમાં સરખી સરખી માન્યતા ધરાવે સરખી માન્યતા ધરાવે બંને સ્વીકાર કરે છે કે આત્મા સનાતન અને બંને સ્વીકાર કરે છે કે આત્મા શુદ્ધ જ છે આ ગમે સંસાર દશામાં પણ આત્મા શુદ્ધ જ છે એવું બંને સ્વીકાર કરે છે બંને સ્વીકાર કરે જયારે શુદ્ધો તો એટલે બુદ્ધ ને બુદ્ધ નો માર્ગ બહાર ઇન્ડિયા ની બહાર કાઢી મેળવ્યો આ લોકોએ બરાબર આ ચેટીઓ પહેલા છે તો હિન્દુસ્તાન મૂળ સત્ય ઓળી જશે બરાબર એટલે મારે અહીંથી બધા પાક્યા ને બધા બીજા બધા પાક્યા મારી ભૂલકાને આગળ વચન કરી દીધા સિદ્ધાંત છે કે આત્મા અવિનાશી છે સનાતન છે આપડે ખોટો બ્રહ્મ તત્વ બીજું ઘણું નિદાન તે કહ્યું છે સ્વીકાર અને જૈનો સ્વીકાર કર્યો કર્યો વેદાંત પોતે કે સ્વભાવથી ઉત્પન્ન થયા છે વેદાંત પણ કબૂલ કરે છે સંપ્રદાય એક રાજા સિવાય કામ ચાલે નહીં મારે એક પ્રશ્ન છે કે જે હિન્દુ ધર્મના મુખ્ય સંપ્રદાયો છે ને એને ભાગવત ને એક પ્રતિષ્ઠિત ગ્રંથ તરીકે સ્વીકાર્યો છે ને ભાગવત ની અંદર પરમાત્માના અવતારો આવે છે રામ પરમાત્મા નો અવતાર છે શ્રી કૃષ્ણ ભગવાન પરમાત્મા નો અવતાર છે એટલે એ રીતે એ લોકોએ એને નકશા તરીકે પછી કાર્યકારી ધર્મ ઉત્પન્ન થાય એટલા માટે ભાગવત છે કે માણસ પ્રગતિ કરે એડવાન્સ કરે હેરાન થાય પણ મૂળ વસ્તુ તો ધર્મ છેલ્લી વાત જાણી બધું છેલ્લી વાત જાણી બધું ગીતા ને ઈશ્વર અર્જુન કે છે કે ગીતામાં તો એવું કહ્યું છે ને કે કોઈ ઉપર ઈશ્વર છે એ રીતની વાત આવે છે ને કોઈ જગ્યાએ કે સમજ માં તે થાય એમને હું કરું છું હું કરું છું પેલું કે પેલું ચાલે જાય એના કરતા હું કરું છું કે સારું એટલે હું એટલે આત્મા હું એટલે આત્મા એ જ બાબા તેના સંદર્ભમાં નીકળે લોકો સમજી ગયા હું એટલે કૃષ્ણ દેહકારી હું એટલે ના આત્મા થઈને આ વર્ણન આપ્યું છે કે હું આત્મા થઈને વર્ણન આપું છું વિજ્ઞાનીઓ છે એમને પ્રશ્ન એ થયો છે કે એ લોકો ને આ બધું આપણું જે વેદાંત નું કે આ બુદ્ધ નું આ બધું જે દર્શન છે એ જોઈને એમને એમ થાય છે કે આ લોકો આ સુધી આ દશા સુધી કે આ પોઈન્ટ સુધી કેવી રીતના પહોંચી શક્યા વિજ્ઞાનીઓને મનમાં આશ્ચર્ય થાય છે કે આ લોકો આ વસ્તુ સુધી કેવી રીતના પહોંચી શક્યા એ જાણે કે જે પામ્યા છે એવું લોકો જાણતા નથી આ બધા શીખ એટલે તમારો લાઈન રસ્તો જુદો છે એનો રસ્તો જુદો છે અને સાયન્ટિસ્ટ મારી તો એ મને પૂછે કે હું કેટલી બધી શક્તિ વાળો છું કે આ બધું બધું જ્ઞાન મેં બહાર પાડ્યું કેટલો બધો શક્તિ વાળો છું તમારે શું કરવું પડે આપે એ વખતે હાથ પાડવી પડે આપે તું ગમેડો જે બોલું છું એક છે પણ તું ગમાડો છે આપવું પોતે નથી ખબર પડે જાણતો નથી છે તો જેને જવાબ તો નહીં તો ઝઘડા એટલે શબ્દો તેના સમજ પાડવી પડે એમને ગપુ ના ચાલે અમને પણ એ લોકો સ્વીકાર કરનારા લોકો હજુ આપણા લોકો પણ આ તો કરે અને આત્માની કબૂલ છે સરળ લોકો સાચું હોય ને સાચું કઈ બતાવો અમને અને કરી બતાવો શું કે છે કરી બતાવો આપણે કરી બતાવીએ ભમેડો કરી બતાવીએ તો ચાલે જ થશે ખોટો ભ્રમ લઈ ફર્યા કરે અમને બધા ભ્રમ ઉભો નથી હું કઈક છું શું કહ્યું અમે જ્ઞાની છીએ એમ શું કહું અજ્ઞાની છે એમ તમારે એવું નથી ત્યારે જ્યારે કહેવાય ના, explanation આપવાનું હોય ત્યારે ના કહેવાય. હું એને કહું કે explanation બધું આપીશ, એનો જવાબ આપું તો એને તું ગમે એટલું શું explanation આપીશ, તો પછી તારે ઉકેલે ને એ જયારે explanation આપવા કે પણ સાચા સાચા માણસો ઇવન માં ઉકળતા નથી સાચા માણસો સાચા માણસો પશ્ચિમમાં પણ ઉકળી ના ગયા આપણી ગાયો નું ગમે અપમાન કરીએ તો ઉભે નહીં આપણી ગાયો નું ગમે અપમાન કરીએ તો ઉભે નહીં એવી રીતે એ પણ મનુષ્ય આ મનુષ્ય ખોરો ભરે મનુષ્ય ખોટો ભરે અને ડેવલપ જેમ જેમ થતું જાય સાહજિક અને બીજાને ભગવાન ઉદિત કસાય વાળા તો છે ને ઉદિત કસાય વાળા ઉદિત કસાય વાળા ઉદિત હા કસાય વાળા તારે છે કસાય એટલે ભઠ્ઠી ચીમકોલ ની ભટ્ટી ચાલતી હોય ને એમની લોકો મૂક્યો હોય શુદ્ધ થવા માટે ليه بالقيمة الإنسان يبقى مكلف من هذه يبقى عليها என்ன அச்சுபதி சந்தேக மாதிரி அச்சு உதவமா தம பகவான் சார் સંગીત સમજવા જગત કે એટલું બધું લાભું નથી આ રાહુ ગુંગળા માણસી છે જયારે ગુંગળા માણસે ત્યારે નકશો દોરી શકે કે આટલા માં